એ આવો આવો આવી જાઓ આવી જાઓ મારા વાલકુડા વાલકુડા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે તો વાર્તા સાંભળવા માટે માયરાબેન આવ્યા છે આવો આવો માયરાબેન તમે તો ખૂબ સુંદર છો ને ભાઈ અને ભૂલકાઓ ઠાબરિયાઓ તમને ખબર છે આ માયરા બેનને શાક બહુ ભાવે છે હો એ તો ક્યારેય શાક ન ખાય એવું કરે જ નહીં ભાઈ રોજ જુદું જુદું શાક ખાય દૂધ પીવે અને પોતાની ઢીંગલીને પણ ખવડાવે ને જમે <laughs> માયરા બેન સાંભળો સાંભળો આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું ઓ ભાઈ યશવંત કડીકરની આ વાર્તા છે એમણે મને કહી છે અને હું તમને કહું છું હો ધ્યાનથી સાંભળજો અને બે રોટલી ને શાક જમજો પાછા હો ઘણા વર્ષો પહેલાની જૂની આ વાત છે વાર્તાનું નામ તો છે ડોશીનું મંદિર તો ભાઈ ઘણા વર્ષો પહેલાની જૂની જૂની આ વાત છે આ અમારા કડીની આજુબાજુનો પ્રદેશ હેડંબા વન તરીકે ઓળખાતો હેડંબાનું જંગલ એ વખતે તો અહીં ઘણા ખાડા અને ટેકરા હતા તેનો આખા પ્રદેશમાં ખૂબ જ ત્રાસ હતો હો આ પ્રદેશમાં એક ડોશી રહેતી હતી ઘેટા બકરા જેનું કુટુંબ હતું એ ઘેટા બકરા ચરાવતી અને એના દિવસો વિતાવતી હવે એક વાર આ ડોશીએ સાંભળ્યું કે દૂર હેડંબા વનમાં રહેતો ઉડતો રાક્ષસ સોનાસ ગામની આસપાસ દેખાયો છે રાક્ષસ સોનાસ સોનાસ તો ખૂબ જ નિર્દયી છે કોઈની દયા ખાતો નથી ઘેટા બકરાનો ખાસ દુશ્મન છે બિચારી ડોશીને તો ચિંતા થવા લાગી હો માયરા એક દિવસ એના ઘેટા બકરા ચરવા ગયા તો એ તો ગાયબ થઈ ગયા ગુમ ડોશી તો બિચારી બે બાકડી બની ગઈ અરે મારા ઘેટા બકરા ક્યાં ગયા મારા ઘેટા બકરા કોણ લઈ ગયું એ તો લાકડી લઈને જંગલ તરફ ચાલી ટબક ટબુક ટબક કરતી હવે આ ડોશી રૂક્ષ્મણી માતાની ભગત હતી ભાઈ આ થાકતી અથડાતી ડોશી ગામમાંથી નીકળીને ઘનઘોર હેડંબા વનમાં ખોવાઈ ગઈ જોર જોરથી સોનાસ રાક્ષસને બૂમ મારી ક્યાં છો ક્યાં છો હે કુળદેવી માં રૂક્ષ્મણીના સોગન ખાઈને કહું છું હું તારું માથું ફોડી નાખીને જ જંપીશ ડોશીને રૂક્ષ્મણી દેવી પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી હો હા ડોશીનો અવાજ ઉડતા રાક્ષસે પણ સાંભળો એ તો પહાડ પરથી નીચે ઉતરી ગયો હતો તે જરા અટકો સામે એક સરસ મજાનો વહાલો લાગે તેવો બાળક ઊભો હતો બોલો સોનાસ રાક્ષસે એને જોયો ને એના પર ત્રાટકો પણ પહાડ પરથી લપસી પડ્યો અને ઊંડી ખીણમાં જઈને પડ્યો બફાંગ કરતો હો ત્યારે એણે જોયું તો ખીણની ઉપર ઉભેલી ડોશી એને કંઈક કહી રહી હતી સોનાસ રાક્ષસ તો ગુસ્સે ભરાયો એણે ખીણમાંથી બહાર આવવા ખૂબ પ્રયત્ન કર્યો ખૂબ પ્રયત્ન કર્યો પણ બધો પ્રયત્ન વ્યર્થ ગયો ફાયવો નહીં હતો ઉપર આવવા માટે ડોશીએ એક મોટો પથ્થર ઉપાડ્યો અને સોનાસ રાક્ષસ પર નાખવા જતી હતી ત્યાં એક અવાજ સાંભળીને તો ચમકી ઉઠી જોયું તો ખીણની બાજુમાં વાહલો લાગે એવો બાળક ઊભો છે બોલો પથ્થર ફેંકવાનું ભૂલીને એ તો પેલા બાળક તરફ આગળ વધી બાળક ભાગીને દૂર જઈને ઊભો રહ્યો ડોશી એની પાછળ પાછળ ગઈ બાળક એની આગળ આગળ ડોશી એની પાછળ પાછળ છેવટે બાળક તો એક ગુફામાં પેસી ગયું ડોશી ગુફામાં પેસતા અટકી ગઈ એના ઘેટા બકરા આરામથી ત્યાં બેઠા હતા બોલો ડોશી તો ઘેટા બકરાને લઈને ગામમાં પાછી ફરી આખા ગામમાં હો હ મચી ગઈ હો જ્યારે આ બાળકની વાત આવી ત્યારે સૌથી ઘરડા એવા એક માણસે ઊભા થઈને પૂછ્યું શું તમે રૂક્ષ્મણીજીને અવાજ દીધો હતો ડોશી કે હા ઘરડો માણસ કે તો પછી આ કૃષ્ણ ભગવાન એમની પટરાણીના નામનો અવાજ સાંભળીને દોડી આવ્યા હશે <laughs> અરે ભાઈ આ કૃષ્ણની પટરાણીનું નામ રૂક્ષ્મણી હતું ને એટલે ડોસાએ તો કહ્યું કે કૃષ્ણ એમની પટરાણીના નામનો અવાજ સાંભળીને દોડી આવ્યા હશે સાંભળતા ડોશીની આંખમાંથી તો આંસુ ટપકી પડ્યા હો એ તો આમ ભાવુક બની ગઈ એને તો વાહ ભગવાને મારા ઘેટા બકરા બચાવ્યા એવું થયું એને બધા ઘેટા બકરા વેચી માર્યા અને ગામમાં પછી તો એક સુંદર મજાનું મંદિર બનાવડાયું અને ભાઈ માયરા બેન એ મંદિર આજે પણ એ ગામમાં છે હો તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને આ આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો